ટેક એકની પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની વિષય છે ટેક એકની અને વાત પણ છે ને એકની એક છે પછી તમે મને કહેશો કે સ્વામી અમે માનીએ છીએ કે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે તમે મને એવું કહેશો કે સ્વામી અમને શંકા નથી કે ગુણાધ્યાન સ્વામી અક્ષભ્રમ નથી અને અમને દ્રઢ વિશ્વાસ છે કે પ્રમુખ સ્વામી મોક્ષનું દ્વાર છે તો પછી કેમ વારંવાર એકની એક વાત આ સૂક્ષ્મ પ્રશ્ન છે તમે જાહેરમાં નથી પૂછતા પૂછાય પણ નહીં પણ આપણને થાય કે આ સૂક્ષ્મ પ્રશ્ન છે કે એકની એક વાત why do we repeat it again and again and again અને કરવાનું પણ ભલા માણસ એવું થાય કે જ્યારે નવરાત્રિના જ્યારે નવ દિવસ હોય ને ત્યારે સંતો કાર્યક્રમ ગોઠવે છે કિશોર અને કિશોરીઓ માટે કે નવરાત્રીના નવ દિવસમાં દરેક સંસ્કાર ધામની અંદર આપણે સભા કરીએ આ છે તે છે ને બધું એકવાર એવી સભામાં અમદાવાદમાં શાહીબાગમાં આપણી સભા થઈ અને હું ઊભો થઈને મારે વાત કરવાની હતી એટલે સંતોએ કિશોર મંડળના કાર્યકર સંતોએ મને કીધું કે બ્રહ્મવીર સ્વામી એવી વાત કરજો કે આપણે નવરાત્રિમાં કેમ ન જવાય ને કેમ ન જવું જોઈએ એના જવાથી શું ગેરફાયદા છે એવી બધી વાત કરજો મેં કહ્યું આમાં ગંભીર પ્રશ્ન મને ઊભો થયો કેમ જે સમજે છે કે ન જવાય એ તો બેઠા છે અને જેને કહેવાનું છે તો ગયા છે એમ તમે સમજો છો એટલે તો તમે શિબિરમાં છો તો તમને મારે શું વારંવાર એકની વાત કરવાની વાય પણ જેમ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે અભ્યાસે ન તું કૌંતેયા એકની એક વાત in one form of another Krishna ભગવાને અર્જુનને સમજાવ્યું છે તો એ વાત આપણા જીવ સાથે જડાઈ જાય ઇટ્સ ઇમ્પોર્ટન્ટ અને એ જો વાત આપણે નક્કી કર્યું હોય તો હકીકતની અંદર તમે મને કીધું અને હું માનું છું કે તમે માનો છો કે મહારાજ સર્વોપરી છે ગુણાધાય છે અક્ષય બ્રહ્મ છે પ્રમુખ સ્વામી મોક્ષનું દ્વાર છે ક્લિયર છે બરાબર ને તમે માનો છો અને હું પણ માનું છું તમને તો હવે મારો પ્રશ્ન છે તમારો પ્રશ્ન એમ હોય કે કેમ વારંવાર એકની વાત તો મારો પ્રશ્ન એમ છે જો શ્રીજી મહારાજને સર્વોપરી આપણે માનતા હોય તો મધ્યના તેર વચનામૃત પ્રમાણે મહારાજ કહે છે કે આ સ્વરૂપનું તમને યથાર્થ જ્ઞાન હોય તો કામ ક્રોધાધિક અને પંચ વિષય સહેજે જીતાઈ જાય તેવું છે જવાબ આપતા ને ખાલી માથું હલાવજો એવું છે જો આપણે ગુણાત્યાન સ્વામીને યથાર્થપણે અક્ષર બ્રહ્મ માનતા હોય તો ગુણાત્યાન સ્વામી કહે છે કે આ સાધુને અક્ષર માને તો તેના બે પગ અક્ષરધામમાં છે તો આપણા ઘરની અંદર અક્ષરધામ જેવું વાતાવરણ છે અક્ષરધામનું સુખ ડાયરેક્ટ આવે છે અને જો આપણે પ્રમુખ સ્વામીને આપણે મોક્ષનું દ્વાર અને પ્રમુખ સ્વામીને સંપૂર્ણ નિર્દોષ ભાવ હોય તો પ્રથમના અઠાવનના વચનામૃત પ્રમાણે સત્પુરુષને તમે જેવા સમજો એવા ગુણ તમારામાં આવે તો પ્રમુખ સ્વામી જેવા ગુણ આપણામાં છે તો કઈક પ્રશ્ન છે ને તે કંઈક પ્રશ્ન માટે એકની એક વાત આપણે કરવી પડે છે ટેક એકની જો આપણે આપણા મનની અંદર એવી દ્રઢતા રાખવી હોય કે હકીકતની અંદર આપણા મનની અંદર એવી પતિવ્રતાની ભક્તિ હોય કે મહારાજ સિવાય ગુણાત્યાન સ્વામી સિવાય અને પ્રમુખ સ્વામી સિવાય બીજે ક્યાંય આપણું માથું કે વૃત્તિ જાય નહીં તો પહેલમ પહેલી તો આપણી વાણી બદલાઈ જાય જરાય ક્રોધ અભાવ અવગુણ આવે જ નહીં આપણું વર્તન બદલાઈ જાય ફેલ ફતુર અન્ય જગ્યાએ પિક્ચર ટીવી એના અમારે ભાષણ કરવાના રહે જ નહીં વિચાર બદલાઈ જાય ઘરમાં ઘર મંદિરની અંદર આપણી શુદ્ધ ઉપાસના સિવાય બીજા દેવ દેવતા ના ફોટા મૂર્તિઓ હોય નહીં ટેક એકની જો ક્લેરિટી હોય તો ક્લેરિટી ના હોય તો ભેટસેટ ચાલે અને એમાં મારે બહુ ક્લિયરલી સમજાવવું છે કે એમાં બીજો કોઈ પ્રશ્ન નથી વાત એટલી જ છે કે લેશ માત્ર ઢીલ તમે મને કહેશો કે સ્વામી એમાં વાંધો શું છે જરાક હું એક જગ્યાએ ગયો અને મેં બે જગ્યાએ શ્રદ્ધા રાખીને કંઈક કર્યું તેમાં વાંધો શું છે મહારાજે વચનામૃતમાં કહ્યું કે પોલ ઢીલ મહારાજ તો ત્યાં સુધી કહે છે કે તમે અમારા કહેવાના છો તો મારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી તો ભૂલ પોલ ઢીલ લેશ માત્ર આપણી વૃત્તિ બીજે ન જાય અને નાનમ નાની ઢીલ કે ભૂલ હોય ને હું તમને એમ કહું કે રિક્ષાને કોઈ બારણા છે બંધ કરવાના એમાં માણસોની લિમિટ છે હે નથી આપણે હસીએ છીએ પણ આપણે જ ઘૂસી જઈએ છીએ લિમિટ નથી પણ રોકેટની અંદર તમે કહી શકો કે મારા બે ભાઈઓને લઈ જાઓ આ એક બેગ આપું છું રોકેટમાં જે એસ્ટ્રોનોટ જતા હોય ને એને એની પત્નીનો ફોટો એ પણ અમુક મિલીગ્રામ વજનથી વધારે ન હોવો જોઈએ પત્નીની સાઈઝ જે કઈ હોય ફોટા ફોટો તો પાત્રો હોય ને એ કે કે તમે જો એસ્ટ્રોનોટ તરીકે ઉપર જવાનું હોય તો તમારી પત્ની હોય પણ એનો ફોટો તમે અમુક મિલીગ્રામ સિવાય વધારે તમે કાંઈ જ લઈ નથી શકતા રિક્ષામાં બધું ચાલે ગતિ ક્યાં કરવાની છે આ પૃથ્વી પર બધી જ ઢીલ ચાલે પણ અક્ષરધામમાં ગતિ કરવી હોય તો લેશ માત્ર પોલ ના ચાલે ગતિ ક્યાં કરવી છે અને હું તમને આજે જે પ્રસંગ કહું છું એને આધ્યાત્મિકતાને કાંઈ જ લેવા દેવા નથી પ્રસંગ છે બહુ સિમ્પલ પ્રસંગ છે દસ જૂન નાઇન્ટીન નાઇન્ટીનો આજથી એકવીસ વર્ષ પહેલાનો tenth June nineteen ninety British એરવેઝનું એક પ્લેન બર્મિંગહામ લંડન ઇંગ્લેન્ડથી ઉપડ્યું સ્પેન જવા માટે પંદર વીસ મિનિટે પ્લેન જેમ આકાશમાં ઉડ્યું સત્તર હજાર પાંચસો ફૂટ જેટલું ઊંચે પહોંચ્યું પછી એનો જે પાયલોટ ટીમ લેન્કેસ્ટર અને એનો જે કો પાયલોટ મદદનીશ જે પાયલોટ જેનું નામ એચિસન એલિસ્ટર એચિસન એ બે એકબીજા સામે જોયું અને પછી પ્લેન એકદમ કંટ્રોલમાં આવે ને તો પ્લેન ગાડીની જેમ ના ચલાવવાનું હોય ડ્રાઈવર અખંડ આમ ધ્યાન ના રાખવાનું કે ખાડો આવ્યો નામ આવ્યો કે ઉપર તેવું ના આવે ટ્રાફિક લાઇટ નથી ઝીબ્રા ક્રોસિંગ નથી ગાયો ભેંસો જાય નહીં સ્કૂટર વાળો આવે નહીં સમજી ગયા ને બહુ સહેલું ને એક ટ્રેક્ટર વાળો કે મન તો પ્લેન ચલાવતા બહુ ફાવશે કેમ એ કે ત્યાં કોઈ ટ્રાફિક જ નથી પણ ન ચાલે આ જ્યારે પ્લેન સત્તર હજાર પાંચસો ફૂટ ઉપર ચડ્યું એટલે એ લોકોએ છે ને ક્રૂઝ કંટ્રોલ પર મૂકી દીધું એટલે એની જાતે જ પ્લેન પછી એની જાતે ઊંચું ચાલે ક્યાં સુધી ચડે તેત્રીસ હજાર ફૂટ ઉપર બારે પવનની સ્પીડ પાંચસો છસો kilometre temperature minus forty minus fifty degrees temperature સમજી ગયા પ્રેશર એકદમ થીન એર હવે પાયલોટે પોતાનો બેલ્ટ કાઢ્યો બેલ્ટ એટલે જે બકલ બાંધ્યું હોય એ ખોલ્યો અને કો પાયલોટ સામે જોડે હસ્યો અને એ જ અરસાની અંદર જે પ્લેનનો વિન્ડસ્ક્રીન હોય ને એ ફાટ્યો ફાટ્યો તો બરાબર પ્લેનમાં પ્રેશર વધારે બારે ઓછું એટલે આખો નાખો પાયલોટ એ વિન્ડસ્ક્રીન માંથી બારે minus forty four five hundred kilometre માઇલ્સની સ્પીડ ઉપર વિન્ડ આખો નાખો પાયલોટ બારે પાયલોટ બારે ફેંકાતો તો પણ જે પ્લેનના ટોગલ હોય ને જેમ આપણું સ્ટીયરિંગ હોય એ ટોગલ હોય આમ કરવાનું આમ કરવાનું આમ આમ એવી રીતના કરવાનું હોય છે આખું ના ફરે એ ટોગલની અંદર એના પગ ભરાઈ ગયા એટલે પાયલોટ બારે બારી અને પ્લેનના નાક જોડેનું માથું અથડાય પહેલી બે જ મિનિટની અંદર આંખમાંથી નાકમાંથી અને મોઢામાંથી લોહી નીકળવા માંડ્યું લોહી પ્લેનની બીજી બારીઓ સુધી પહોંચે અને એનું શરીર અને અથડાયા જ કરે આ બાજુ પેલો કો પાયલોટ એના હાથમાં કંટ્રોલ પણ કંટ્રોલમાં પેલાના પગ ભરાઈ ગયા હતા એટલે પગ ભરાય એટલે કંટ્રોલ નીચો જાય નીચો જાય એટલે પ્લેન નીચું જાય અને ડબલ સ્પીડે હવે તરત જ સ્ટીવર્ડે આવીને એના પગ પકડી લીધા પાયલોટે કો પાયલોટે કીધું કે આ પાયલોટની ધડ છે એટલે શરીર છે છૂટું નહીં પડવા દેતા પકડી રાખજો કેમ જો એ છૂટો પડે અને પ્લેનની પાંખ જોડે અથડાય તો પ્લેન ખતમ કેબિનમાં અંદર શું થયું હશે લોકોને હાહાકાર બધા આંધા ધૂંધી બધા ગભરામણ ને અને આખું પ્લેન આમ તેમ નીચે જતું હતું ભગવાનનું કરવું એવું કે આ કો પાયલોટે આખું પ્લેન સાઉથેમ્પટનમાં લેન્ડ કર્યું કોઈને ઈજા ના થઈ પેલા પાયલોટનું આખું શરીર ફ્રોઝ ફ્રીઝ થઈ ગયું હતું એકદમ ફ્રીઝ ફ્રીઝ થઈ ગયું એટલે બેભાન થઈ ગયો તો બેભાન થઈ ગયો એટલે શરીરના અવયવ બધા બહુ બરાબર કામ ન કરતા હોય એટલે જ્યારે પાછો આવ્યો ને તો જીવ તો નીકળ્યો હજુ સાંભળજો એટલે કોઈ ફ્રીજમાં રહીને જીવતા નીકળે એવું માનતા નહીં આ તો કોક કોક નું બને આ લોકોએ વિચાર કર્યો કે આ થયું કેમનું વિન્ડસ્ક્રીન અત્યાર સુધી કોઈ પ્લેન નું એવું બન્યું નથી વિન્ડસ્ક્રીન ખુલી જાય ઊંડા ઉતર્યા સત્યાવીસ કલાક પહેલા આખો વિન્ડસ્ક્રીન બદલાયો હતો જેને બદલાયો એને કેટલા વાગે બદલ્યો રાતના અઢી વાગે બદલ્યો એ ડ્યુટી મેનેજરને લોકોએ તપાસ કરી મેન્ટેનન્સ વાળાને પકડ્યું કે મેં તો રૂટીનમાં કર્યું છે મેં એમાં કઈ નવું નથી કર્યું કે જે બોલ્ટ હતા બોલ્ટ મૂક્યા નામ છે તેમ છે ને આવા તો મેં પાંચસો પ્લેનના વિન્સ્ટીન કર્યા છે મારો શું વાંક એ લોકોએ બિહેવિયરલ વૈજ્ઞાનિક કરીને પેલા જોડે મિત્રતા કરીને એક વાત એ લોકોના હાથમાં આવી કે પેલો જે સ્ક્રૂ ફિટ કરવાનો હોય ને જ્યારે હજારો પ્લેનના એને બોલ્ટ ફિટ કર્યા હોય એટલે એને કીધું તે કયા બોલ્ટ ફિટ કર્યા મેં કે રૂટીનના તે કે પણ મેન્યુઅલમાં જે લખ્યા છે પોઈન્ટ ફોર્ટી ફોર ને એવા બોલ્ટ નાખ્યા એ કે જો ભાઈ હું વીસ વર્ષથી આ કામ કરું છું અમે તો બોલ્ટ જોઈએ અને વિઝ્યુઅલી મેચ કરીએ આમ સમજી ગયા નહીં બધા કારીગરો શું કરે કે આ બસ આમ ઓગણીસ વીસ સમજી ગયા ને આમાં જે તમારી ભાષા હોય તે એટલે કે અમે તો હું મેન્યુઅલ વાંચવા જાઉં અને કયો બોલ્ટ કયો બોલ્ટ શોધવા જાઉં પ્લેન જ ના ઉપડે એટલે અમે જોઈએ કે આ બરાબર છે આ બરાબર છે આ બરાબર છે બરાબર છે એવી રીતના આંખેથી મેચ કરીને એને બોલ્ટ નાખ્યા એ બોલ્ટ ખાલી અડધો મિલીમીટર નાના હતા એને કરીને વિન્ડસ્ક્રીન નીકળી ગયો મારે એ કેવું છે કે તમે વીસ વર્ષથી સત્સંગી હશો નો પ્રોબ્લેમ વિઝ્યુઅલી મેચ કરીને તમને લાગશો કે બસ મારે ત્યાં અક્ષપુરુષોની મૂર્તિ છે હું રોજ પૂજા કરું છું આ છું અંતરમાં તમારું બોલ્ટ ફિટિંગ કેવું છે એ ટેક એકની જો એમાં ઢીલાસ હશે તો વિઝ્યુઅલી તમે પરફેક્ટ હશો તિલક ચાંદલો કરતા હશો સભામાં આવતા હશો સંતો જોડે બેસતા હશો ગોષ્ઠી કરતા હશો ટાણું આવશે ને લપસી પડશો જો તમારા દિલની અંદર નિષ્ઠા ભક્તિ જો પતિવતાની ટેક એવી પાવરફુલ નહીં હોય તો ગમે તેવી પરિસ્થિતિની અંદર આપણે ફંટાઈ જઈએ બદલાઈ જઈએ આપત્તિની અંદર માણસ મૂંઝાઈ જાય કંઠી પણ પાછી મૂકી દેતો હોય છે ટેક આપણને જે પ્રાપ્તિ થઈ છે એની પાવરફુલ અને એક દ્રઢતા રાખવી પડે નહીં કે તમારી વાત હું ક્યાં કરું છું ગોપાલ સ્વામીના વખતની અંદર દેવજી કર્યો ગોપાલ સ્વામીનો શિષ્ય ધામમાં ગયો એનો દીકરો રડતો રડતો ગોપાલ સ્વામી પાસે આવ્યો અને કહે છે કે સ્વામી મારા બાપુ ગયા પણ એને અમુક કાગળિયા એ ક્યાં રાખ્યા છે ખબર નથી અને જે વાણિયાની જોડે એને ડીલ થઈ હતી એ કાગળિયા માંગે છે કાગળિયા વગર કાંઈ પ્રૂફ નથી તો ગોપાલ સ્વામી કે ભાઈ તારા બાપુને ખબર હશે કે એ મૂકીને ગયા છે તે કે તો અત્યારે અક્ષરધામમાં ગયા તે કે સ્વામી જરા અક્ષરધામમાં એને પૂછી જુઓ ને અમદાવાદી હશે આ માણસ કે જરા અક્ષરધામમાં પૂછી તો જુઓ કે સ્ટોક શેરના કાગળિયા ક્યાં છે અને પાછા આપણા સ્વામિનારાયણના સંતો પણ સમર્થ છે પૂછી શકશે તમે ચિંતા ના કરતા એટલે ગોપાલ સ્વામીએ કીધું કેશવ જીવનદાસ ગોપાલ સ્વામીના શિષ્ય હતા એમને કીધું કે ભાઈ તમે સમાધિ વાળા છો તમે સમાધિમાં જાઓ અક્ષરધામમાં જુઓ દેવજી કડીઓ બેઠો હોય તને કહો કે તમારા દીકરાને કાગળિયા જોઈએ છે આપો એટલે પેલા કેશવ જીવનદાસ સમાધિમાં ગયા તો અક્ષરધામમાં ક્યાંય ના મળ્યા ગોપાલ સાંઈ કે બને નહીં આટલો ભક્ત તિલક ચાંદલો પૂજા નિયમિત આવતો આ તે આરતી ધર્માદો જે તમે કહો બધું જ અક્ષરધામમાં ના મળે પછી ગોપાલ સ્વામી પૂછ્યું કે એની બેઠક કોની જોડે હતી એ કે કે સ્વામી એ તો રાઘવાનંદ સ્વામી પરમહંસ કે એની જોડે બેઠક હતી તો ગોપાલ સ્વામી કહે કે રાઘવાનંદે આખી જિંદગી રામાયણનો પાઠ કર્યો છે તો વૈકુંઠમાં ચેક કરો તો દેવજી કડીઓ મળશે ને વૈકુંઠમાંથી મળ્યો લે પ્રશ્ન મને ક્યાં છે કે દેવજી કડ્યો વૈકુંઠમાં ગયો એ નહીં પણ રાઘવાનંદ પરમહંસ વૈકુંઠમાં ગયા એ પ્રશ્ન છે મને પરમહંસ મહારાજના દીક્ષાશ્રીજી મહારાજની સ્વામી સ્વામિનારાયણનું જ ભજન કરતા હતા એવું નહીં બીજા કોઈના ગુણગાન ગાતા હોય આખી જિંદગી શ્રીજી મહારાજની ભક્તિ કરી છે પણ પ્રશ્ન ક્યાં મહારાજને રામ જેવા એ જાણતા હતા એટલે એમની ગતિ વૈકુંઠમાં ગઈ we must check recheck and double check આપણે આપણા અંતરની અંદર ક્લેરિટી કરવી જોઈએ કે આપણે ખરેખર મહારાજને સર્વોપરી માનીએ છીએ જો એ માનશું તો કોઈ જ પ્રશ્ન નથી તમે મને એમ કહેશો કે સ્વામી આ ઉપાસના નિમિત્તે પતિવ્રતાના નામે શું અન્ય દેવ દેવતા અવતારોનું આપણે ખંડન કરવું જોઈએ એને નીચા પાડવા જોઈએ એની ઉણપ દેખાડવી જોઈએ નો વે તમારા અને મારા કરતા તો ઘણા ઊંચું સ્થાન છે પણ એક વાત નક્કી છે કે આપણે પતિવ્રતાના કેસમાં નિષ્ઠાના કેસમાં જો કોઈનું ખંડન કરશું ને તો આપણે પાપમાં પડશું તમારા અને મારા કરતા પ્રમુખ સ્વામીની નિષ્ઠા અને સમજણ કેવી છે ક્યારેય કોઈનું ખંડન કરે છે તો એવી એક રીતભાત હશે ને કે દ્રઢતા અને સમજણમાં મીન મેક ફેર નહીં અને વર્તન અને વ્યવહારમાં સંપૂર્ણ સૌનો આદર હોય કે નહીં સમજણ હું એ જ સમજણની તમને વાત કરું છું કે પતિવ્રતાની ભક્તિ એટલે શું ટેક એકની એટલે શું તો શાંતિથી સાંભળજો અને આ ત્રણ સેન્ટેન્સ તમે મનમાં દ્રઢ કરજો માથું નમાવવું દરેકને પણ માથું આપવું માથું નમાવવું દરેકને પણ માથું આપવું એકને આદર કરવો દરેકનો પણ આધાર રાખવો આદર દરેકનો કરવો પણ આધાર એકનો ગુણ લેવા દરેકના બધામાંથી ગુણ લો ગુણ લેવા દરેકના ગુણગાન ગાવા આપણા મોઢામાં એક સ્વામિનારાયણ ગુણાતીતાન સ્વામી અને પ્રમુખ સ્વામી સિવાય કોઈના ગુણગાન ના હોય છે ગુણ લો કોણ ના પાડે છે એમાં આદર રાખવો પણ આધાર આટલી ક્લેરિટી જો આપણા મનમાં હશે ને તો ક્યારેય આપણી નિષ્ઠામાં ફેરફાર નહીં થાય જાગા સ્વામીએ નથી કહ્યું કે મારે બે જીવ હોત તો હું તમને સોંપેત એક છે મેં ગુણાતીતને ક્યારનો સોંપી દીધો છે તમારે છે બે જીવ નથી એકને સોંપ્યો પછી બીજાને સોંપવાની જરૂર નથી એવી દ્રઢતા રાખવી પડે અને આમાં હકીકતમાં હું કહું છું કોઈનો અનાદાર નથી અને કોઈનો અભાવ ગુણ નથી પણ શ્રીજી મહારાજે અંત્યના સોળના વચનામૃતમાં મહારાજે ક્લેરિટી આપી છે પતિવ્રતાનું જે વચનામૃત છે એ મહારાજના શબ્દો તમે સાંભળો મહારાજ ભાવાર્થ કે છે એનો ભાવાર્થ હું બોલું છું કે પતિવ્રતા સ્ત્રી હોય એ કોઈ અન્ય પુરુષ ગમે તેવો ગુણવાન હોય રૂપવાન હોય પ્રભાવશાળી હોય તો પણ પોતાના પતિ સિવાય બીજા પર પુરુષ તરફ એની દ્રષ્ટિ જાય નહીં બીજે ક્યાંય હેત થાય નહીં અને બીજાની સેવા કરે એ પોતાના પતિના જાણીને કરે સમજી ગયા આ મહારાજ કે છે પતિવતા સ્ત્રી અને પતિવતા ભક્તિનું એક લક્ષણ છે આમાં એવું નથી કે બીજાનો અભાવ અવગુણ અનાદર છે પણ બીજાની એને જરૂર નથી બીજા એને દેખાય નહીં બીજે કોઈ દ્રષ્ટિ જાય નહીં સાદું દ્રષ્ટાંત આપું છું પણ આ દ્રષ્ટાંત કોમન છે પણ એને જુદી રીતે સમજજો જ્યારે સૂર્ય આકાશમાં ઉદય થાય પ્રગટ થાય બરાબર ત્યારે તારામંડળ દેખાય બરાબર ને એવું ક્યારેય બને કે સૂર્ય આકાશમાં પ્રગટ હોય અને તમને તારામંડળ દેખાય ના દેખાય ને મારે એટલું જ કેવું છે આમાં તારામંડળનો અવગુણ નથી લેતા ખ્યાલ આવ્યો તારામંડળનું આપણે અવગુણ નથી પણ એની ગણના નથી એમ જ્યારે આપણે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રાપ્ત થયા હોય ત્યારે અન્ય દેવ દેવતા અવતાર નો કોઈ અભાવ અવગુણ નથી પણ એમની તમારે હવે પ્રાપ્તિ માટે કાંઈ જરૂર નથી ક્લેરિટી ઇટ ઇઝ નોટ કે આપણે ડિસરિસ્પેક્ટ કરીએ છીએ પણ હકીકતની અંદર જેમ આકાશમાં સૂર્ય પ્રગટ થાય તે વખતે ઇટ ડઝ નોટ મેટર આપણને બીજા કોઈ તારા દ્રષ્ટિગોચર થતા નથી જો ખરેખર આપણને મહારાજમાં ને સ્વામીમાં હેત હોય ને તો અન્ય કોઈ આપણી દ્રષ્ટિમાં આવે નહીં જો હેત સાચું અને પાકું હોય અને એમાં કોઈ અભાવ નથી આ શાસ્ત્રોક્ત વાત છે તુલસીદાસ રામ ભક્ત વૃંદાવન જાય છે કૃષ્ણ ભગવાનની મૂર્તિના દર્શન કરે છે ત્યારે શું કે છે કે ભલે બિરાજો નાથ તુલસી મસ્તક તબ નમે જબ લિયો ધનુષ બાણ હાથ તમે મને રામ ભગવાન તરીકે દર્શન દેશો ત્યારે મારું મસ્તક નમશે કૃષ્ણ ભગવાને એમને રામ તરીકે દર્શન દીધા ત્યારે તુલસીદાસે મસ્તક નમાવ્યું એમ એમને દ્રઢતા હતી જ્યારે ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું કે કમ શરણમ વ્રજા ગીતામાં એમને વાત કરી સર્વ ધર્માન પરિત્યજ્ય એટલે કીધું કે આગળના કોઈ પણ ધર્મ હોય એને તું મૂકીને તું મારી પાસે આવ એટલે શું એમને રામ ભગવાન માટે અનાદર હતો જે આગળના અવતારો શિવ ભગવાન માટે અનાદર હતો પણ એ કહે છે કે પ્રગટ ભગવાન જ્યારે હોય અને તમને જે સ્વરૂપ પ્રાપ્ત થયું હોય એ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે અન્ય કોઈ દેવ દેવતા અવતારની તમને જરૂર નથી અભાવ ગુણ નથી અનાદર નથી પણ જરૂર નથી ઇમ્પોર્ટન્ટ આ વાત છે આ જ વાત શ્રીજી મહારાજ લોયાના અગિયારમાં સમજાવે છે મહારાજના શબ્દથી હું કહું છું સત્પુરુષ અસત્પુરુષની સમજણની વાત છે મહારાજ કે છે સાંભળજો બધા મોક્ષને ઈચ્છો મોક્ષને ઈચ્છતો જે હોય તેને પુરુષોત્તમ નારાયણ વિના બીજા જે શિવ બ્રહ્માદિક દેવતાનું ધ્યાન ન કરવું ક્લિયર મહારાજ આગળ કે છે કે જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય તેનું જ ધ્યાન કરવું અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું અને પોતાને ભગવાનની મૂર્તિ મળી હોય તેને વિશેષ પ્રતિવર્તાની ટેક રાખવી આટલી ક્લેરિટી તમે એમ નહીં સમજતા મારા ઉપજાવી કાઢેલા શબ્દો છે કે અત્યારે આપણા સંપ્રદાયની બહુ આપણે કે ને એકદમ એકદમ સૂર્ય મધ્યાને છે એટલે આપણે કેફથી વાત કરીએ છીએ એવું નહીં જે વખતે શ્રીજી મહારાજને કોઈ ઓળખતું નથું તે વખતે પણ મહારાજ કહે છે જે ભગવાનની મૂર્તિ તમને પ્રાપ્ત થઈ હોય એનું ધ્યાન કરવું ત્યાં જ પતિવ્રતા રાખવી હજુ આને મહારાજ વધુ દ્રઢ બનાવે છે અંત્યનું સોળમું વચનામૃત આ શબ્દની તમે જરા એના પર ધ્યાન આપજો મહારાજ શું કહે છે મહારાજ કહે છે કે ભગવાનના ભક્તને ભગવાન સંગાથે દ્રઢ ટેક જોઈએ દ્રઢ ટેક જેને જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું હોય જે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું હોય તે સાથે પતિવ્રતાની જેવી પ્રીતિ બંધાણી હોય મોટા મોટા મુક્ત સાધુ સંગાથે પણ તેવી પ્રીતિ થાય જ નહીં અત્યારે બાપામાં જેવી તમને હેત ને પ્રીતિ હોય એવી બીજા કોઈ મોટા મોટા સાધુ સંગાથે પણ એવી પ્રીતિ થાય નહીં એક ટેક એક દ્રઢતા આ શ્રીજી મહારાજના શબ્દ છે પછી આગળ મહારાજ કે છે કે પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતાર હોય તે સંઘાથે પણ પ્રીતિ થાય નહીં હવે તમને મારે શું સમજાવું મારે જવાબ આપવા શ્રીજી મહારાજ કે જો મહારાજમાં તમને દ્રઢતા હોય તો એમના જ બીજા દેવ દેવતાના અવતારો થયા હોય તેમાં પણ એવી પ્રીતિ થાય નહીં એવું હેત થાય નહીં પછી આગળ કે છે અને તેની મરજી પ્રમાણે જ વર્તે ને બીજા કોઈક ને માને બીજા દેવ દેવતાને માને તે તેના જાણીને માને મહારાજની દયા પ્રમુખ સ્વામીની કૃપા એવી જો આપણી પાસે દ્રઢતા હોય અને છેલ્લી વાત છે એ વાત બધાને લાગુ પડે છે મહારાજ શું વિનંતી કરે છે હરિભક્તને મહારાજ કે આવી પતિવતાની તમે ભક્તિ રાખજો નિકર વ્યભિચારીની ભક્તિ કહેવાય સમજ્યા જો આપણા ઈષ્ટદેવ આપણા ગુરુ સિવાય બીજે આપણું નામ મસ્તક નમે ગુણગાન ગવાય આપણે તે દરિયા હાથ લાંબો થાય તો મહારાજ કે છે વ્યભિચારીની ભક્તિ કહેવાય અને મહારાજ કે છે અને પોતાનું હાથે કરીને નાક કાપ કાન કપાય તેવી તમે ભક્તિ મહેરબાની કરીને કરતા નહીં જો તમારે બીજે દ્રષ્ટિ વૃત્તિ જાય તો આપણી લાજ ગઈ એવું શ્રીજી મહારાજ આપણને સ્પષ્ટ સમજાવે છે અને હકીકતની હું વાત કરું છું એક દ્રઢતા એક ટેક એક આશરો લેશ માત્ર પોલ નહીં એવી જો આપણા મનની અંદર ધડતા હોય ને તો એ ભક્તના માથે કાળ કર્મ માયાનો પણ ભય નથી એકદમ નિર્ભય થઈ જશે એ ભક્તના માથે જો કાળ કર્મ માયાનો ભય કે ભાર ન હોય તો એને આ લોકના રાજા મહારાજા અન્ય દેવ દેવતાનો ભાર હોય શક્ય જ નથી હકીકતની અંદર જો તમારી ભક્તિ સાચી હોય ને તો કોઈ પણ ભીતિથી કોઈ પણ પ્રીતિથી અને કોઈ પણ મુક્તિના લોભથી તમે ચલાયમાન થશો નહીં આ ત્રણ વસ્તુ વિશેષ સમજાવી છે કોઈ પણ ભીતિ માણસને કોઈ કે તમને કંઈક ગ્રહ નડે છે માણસ નડે છે કંઈક જોબ કરવા ગયો અને જોબ વાળો કે તિલક ચાંદલો કાઢી નાખો લગ્ન કરવાનો હોય તો લગ્ન વાળા કે કંઠી કાઢો તો જ લગ્ન કરાવીશું પછી તો પતી ગયું પછી તો ક્યાં સત્સંગ થવાનો છે એમ કોઈ પણ ભીતિ કોઈ પણના દબાણમાં પણ માણસ આવે નહીં અને એને પોતાના નાક કાન કપાવા ના દે મહારાજના વખતનો પ્રસંગ છે બધાને ખબર છે કે ગાયકવાડના જે સેનાપતિ હતા બાબા સાહેબ એને મહારાજ જોડે અનેરો પ્રેમ બરાબર ને જ્યાં સ્વામિનારાયણનો ભક્ત જોઈ ને ત્યાં મારપીટ કરે એવો પ્રેમ જ્યાં સ્વામિનારાયણના સાધુ જોવે એને ભગાડે મહારાજને કેદ કરવાના એને મન સુબા થતા એ બાબા સાહેબે એકવાર એના બે માણસોને તૈયાર કર્યા ઘોડેસ્વારને અને કીધું કે લીમડી ગામની અંદર મૂળજી શેઠ કરીને સ્વામિનારાયણનો ભક્ત છે બહુ સત્સંગ કરાવે છે ભર બજારમાં ઊભા રહીને એના નાક કાન કાપીને મારી પાસે લઈ આવો બે ઘોડેસવાર છૂટ્યા અને ભર તડકો ભર બપોર ઘોડેસવાર આમ જતા હશે લીમડી ગામ શોધતા હશે અને તે જ વખતે લીમડી ગામ શોધતા શોધતા ઝાલાવાડના કુકડા ગામના પાદરે આવ્યા અને ત્યાં એક વાણિયો મળ્યો અને વાણિયાને આ પૂછ્યું કે લીમડી ક્યાં આવ્યું એટલે વાણિયા કીધું કે ત્યાં શું કામ છે વાણિયા છે ને ધીરે ધીરે પૂછી લે બધું અને બહુ શાંતિ એટલે પેલા કીધું કે ત્યાં સ્વામિનારાયણ નો ભક્ત છે મુરજી શેઠ એના નાકકાન કાપવાનું ફરમાન અમારી પાસે આવ્યું છે એટલે તો વાણિયાએ જીભે મધ લાવ્યો અને કે ઓહો તમને પરસેવો છે થાકી ગયા છે ઘોડા થાકી ગયા છે ઘોડાને પાણી પાઓ અને ઠંડી છાશ તમારા માટે તૈયાર રાખી છે તમે મારા ઘર આંગણે આવો તમે પંદર મિનિટ તમે છાશ પીવો અને પછી શાંતિથી જાઓ તમારે કામ બહુ મોટું કરવાનું છે સ્વામિનારાયણના ભક્તના નાકકાન કાપવાના છે આ લોકો છાશ પીવા રોકાયા આ દોડતો દોડતો ત્યાં ગયો ક્યાં લીમડી અને મૂળજી શેઠ મૂળજી શેઠ ભારે થઈ કે શું કે બાબા સાહેબના ઓર્ડરથી તમારા નાકકાન ભર બજારના કાપવા માટે આ બે એના સૈનિક આવી રહ્યા છે તે વખતે મૂળજી શેઠને આ બધા ગામજનો કહે છે કે શેઠ તમે ભાગી જાઓ કા કંઠી કાઢી નાખો ત્યારે મૂળજી શેઠ શું કે છે કે ભાઈ હું ભાગીશ એમાં મારી ભક્તિ લાગશે અને કંઠી કાઢીશ એમાં સ્વામિનારાયણનું નામ લાગશે કેટલાય માણસ અવડા કામ કરે છે એના નાટકાન કમાઈ કપાય છે મેં સવડા કામ કરીને નાટકાન મારા કપાતા હોય તો મારે કોઈ વાંધો નથી એને આવવા દો છે સમાજનો ભાર છે કોઈ રાજાની ભીતિ છે પોતાને કોઈ પ્રતિષ્ઠાની ચિંતા અને પેલા લોકો જ્યારે આવે છે મારતા ઘોડે મુડજી શેઠ સામેથી મળે છે પેલા કે તું કેમ ભાગ્યો નહીં કેમ કંઠી કાઢી નહીં એ કે તમે ભર બજારમાં મારા નાકકાન કાપશો તો સ્વામિનારાયણનો જય જયકાર થશે કે એને કેવા સુરવીર ભક્તો પકવ્યા છે કે જે પોતે એના ગુરુ માટે અને ભગવાન માટે મરવા તૈયાર છે પેલા કે તો એના કરતા ન કાપીએ તો સારું એ કે એને ગુરુ માનીને પગે લાગીને આ સૈનિકો પાછા જાય છે જો તમારી ટેક ને દ્રઢતા એક હોય તો કોઈ ભીતિ નથી કોઈ રાજા મહારાજા કોઈ દેવ દેવતા કોઈ આપણે ભુવા ડાગરિયા કોઈની આપણને ચિંતા નથી કારણ કે સ્વામિનારાયણ તમારી રક્ષામાં બેઠા છે એ દ્રઢતા હોય તો કોઈ વાંધો નથી બીજી વાત છે પ્રીતિ અમદાવાદી ખરા ને આપણે ભીતિ ના હોય ગમે ત્યારે ઉલ્લડ થાય પણ પ્રીતિ કાંઈક લોભ કોઈ દીકરો દે ધન દે નોકરી દે અમેરિકાનું ગ્રીન કાર્ડ દે સારું લગ્ન સારું સ્થાન સારો પગાર કાંઈ પણ નાની મોટી કાંઈ પણ કોઈ આપણને કે તને પરીક્ષામાં પાસ કરી દઈશ તો એમાં આપણું મન લોભાય ત્યાં હાથ લાંબો થાય એ પ્રશ્ન થાય પણ મહારાજના એક હરિભક્ત દેતડ ગામના માવજીભાઈ કેવા પાક્કા અને એકદમ પાવરફુલ એમના ઘરના ઘરવાળા બૈરા એ પોતે બહુ એટલા સત્સંગી નહીં આ માવજીભાઈ સત્સંગ દ્રઢ ટેક પાકી પણ એના ઘરની અંદર કોઈ દીકરો નહીં પત્નીને સહેજે રે કે પાણું બંધાઈને દીકરો થાય તો સારું દીકરો થાય તો સારું અને આ તો પોતે ભક્તિ અને પોતાનું કામ ખેતર એટલે ઘરમાં પત્ની એકલા હોય એટલે કોઈ પણ બાવો જાય કોઈ પણ ભક્ત જાય કોઈ પણ દેવી પુત્ર જાય કે કોઈ પણ બ્રાહ્મણ જાય એને કહે કે અમને દીકરો દો દીકરો દો દીકરો દો માંગે ને અને એમાં એમની પોતાની એવી ભાવના હશે એમાં એક દેવી પુત્રએ કીધું એક બ્રાહ્મણે એટલે કીધું કે કે જા તમારા ઘરે અમારી માતાની તું માનતા રાખ અને ખાલી તું એમ વિશ્વાસ રાખ કે અમારી માતા છે એ તમને દીકરો દેશે અને વરસ પછી પેલો પાછો આવ્યો તો ખરેખર એને ત્યાં દીકરો થયો હતો હવે કોઈ ક્રેડિટ લેવાનું ચૂકે હા આપણે તો કઈ ન કીધું હોય ને કોઈકને ખાલી એડવાઇસ આપી હોય ને કે ભાઈ તું આમાં આ તું ધંધો કરજે અને ધંધામાં પેલો કરોડપત થાય ને પછી કે આપણે કીધું તું ભાઈ મહેનત તો એની છે ખ્યાલ આવે ઘણા અમને કે અમે નિર્માના કરશનભાઈ જોડે અમે પાવડર વેચતા પણ એ ક્યાં વેચે છે હવે તમે ખરીદો છો હવે મારે એટલું જ કેવું છે ક્રેડિટ લેવામાં કોઈ છે ને કાંઈ બાકી રાખતું નથી આપણે ક્રેડિટ લેવા જ જઈએ આ બાજુ પેલો આવ્યો અને પેલો પેલો પાછો ખેતરે હશે માવજી ભગત અને પછી પેલી બેનને કીધું કે કે ભાઈ તને દીકરો થયો કે આ દીકરો થયો ને આ ઘોડિયામાં જે છે દીકરો એ કે જો મારી માતાએ તને દીકરો આપ્યો ને તે કે હા તે કે તો હવે તને અમને કંઈ આપો માતાને મને ચઢાવવું પડશે શું એ કે સીધું એટલે એના જે તબાસરાના બધા ઢગલા કર્યા ઘઉં ચોખા જે હોય એ બધા ઢગલા કર્યા કોઈ કાળે બને નહીં કોઈ કાળે બપોરે એનો ધણી પાછો આવે નહીં અને તે જ દિવસે પેલા પાછા આવ્યા આપણે એવું જ થતું હોય આપણે સિક્રેટલી કઈ કામ કરવા જાય ત્યારે જ દેખાય જેને ન યાદ કરી આવી જ જાય સમજી ગયા ને તો કોઈ કાળે બને નહીં અને તે જ દિવસે એના ધણી પાછા ઘરમાં અને આવ્યા અને આ બધા ઢગલા જોયા એટલે તરત ધણીએ એની પત્નીને પૂછ્યું કે આ ઢગલા શાના છે એટલે પેલો બ્રાહ્મણ કે એને એમ લાગ્યું કે કે આ બાઈનું મન થોડું ટૂંકું હોય પુરુષ જાજુ આપશે એટલે એને કીધું કે ભાઈ આ ઢગલા નથી મારી માતાના પગલા છે એ તો બોલવામાં તો હોશિયાર હોય જ કે એટલે કે મારી માતાએ તમને આ દીકરો દીધો છે હવે પેલો કે કે એમ તારી માતાએ અમને આ દીકરો દીધો છે એ કે હા એટલે કે હકીકતમાં તારી માતાએ દીકરો દીધો છે તે કે હા પારણામાં જઈને દીકરો ઉપાડ્યો પેલાના ખોડામાં મૂકી દીધો કે તારી માતાએ દીધો હોય તો દીકરો તું રાખ મને તો મારો સ્વામી દીકરો દેશે અને પેલો મૂંઝાઈ ગયો હવે હું કરું છું આ નવો જન્મેલો છોકરો એ કે ભાઈ આ તમારા સ્વામીએ દીધો છે તો મને ઢગલા આપો જો વિચાર કરજો એવું હું તમને કરવાનું કહેતો નથી પણ દ્રઢતા યુ શુડ બી ક્લિયર પૈસા સત્તા કોઈ પણના લોભે ભગવાનનો હાથ કે ભગવાનનો આશરો તમે છોડતા નહીં it is critical and essential દ્રઢતા દ્રઢ રાખવી પડે એ તો બરાબર આપણા હરિભક્તોમાં એવા ગુણ સંસ્કાર તો જવા દો નાના નાના છોકરાઓનો હું આ જે પ્રસંગ કહું છું આ રિસર્ચ પ્રસંગ છે ગઢડામાં બધું કામકાજ કરતા હતા આર્કાઇવ્સમાંથી આપણને આ વાત પ્રાપ્ત થઈ છે કે સોળ ઓક્ટોબર અઢારસો ને એસી ની સાલનો આ પ્રસંગ છે એક્ઝેક્ટલી ડેટેડ બ્રિટિશ રેકોર્ડમાંથી મળેલો આ પ્રસંગ છે સોળ October eighteen eighty TB Fernandes કરીને બ્રિટિશ રેવન્યુ સર્વેયર જમીન માપે ને એને કાંઈક ત્રણ મહિના ત્યાં ગઢડામાં રહેવાનું થયું અને બધી માપણી કરતા હશે બધા આજુબાજુ ભાવનગર ને બધા વિસ્તારની માપણી કરીને નકશા બનાવતા હશે એટલું પાકો રેકોર્ડ રાખવા માટે એને લક્ષ્મીવાડીમાં રહેવાનું થયું ત્યાં ત્રણસો સાધુ હતા ત્યાં હરિભક્તો આપના જેવા બધા સેવા કરે ને આવે ને જાય આને પુસ્તકો વાંચીને લોકો કહે કે સ્વામિનારાયણના નિયમ ધર્મ તો બહુ ઊંચા અને બહુ જ કોઈ લોભાય નહીં બધા દ્રઢતા વાળા અને એની ટેક એ ટેક મૂકે નહીં આને વિચાર આવ્યો એ લખે છે અંગ્રેજ માણસ એ કે હું મારા ટેન્ટમાં ગયો મેં બે નાના છોકરા છ વર્ષના ઓનલી સિક્સ યર્સ ઓલ્ડ બે નાના છોકરાઓ તિલક ચંદલાવાળા મદદ કરતા હતા આમ તેમ દોડા દોડ કરતા હતા મને લાગ્યું લાવું પરીક્ષા લો ટેન્ટમાં લઈ ગયો એને એક સોનામોરને એક રૂપિયો કાઢ્યો અને છોકરા આગળ નાખ્યો અને એને કીધું કે તમે બે કુસ્તી કરો તમે બે લડો એમાં જે જીતે એને આ રૂપિયો તે વખતનો રૂપિયો એટલે નાની વાત નહીં એટલે કે એમ કરીને મેં રૂપિયો નાખ્યો ત્યારે બે છોકરાઓ મારી સામે જોઈને શું કે છે કે અમે સ્વામિનારાયણના છોકરાઓ છીએ અમારા ધર્મમાં લડવાનું ના પાડી છે એટલે અમે લડશું નહીં આ માણસ લખે છે કે એક બાળક પણ રૂપિયાને ઠોકર મારી દેશે પણ એના ભક્ત એના ભગવાન અને એના નિયમને ઠોકર મારતો નથી કેવી દ્રઢતા કેવી ટેટ ભીતિમાં ન ટરે કોઈ પણ લોભ કે પ્રીતિમાં ન ટરે પણ ક્લાઇમેક્સ છે કોઈ પણ મુક્તિ કોઈ પણ મુક્તિ કે દેવ દેવતા એ તમને સિદ્ધિ આપે એમાં પણ લેશ માત્ર એની વૃત્તિ ચલાયમાન થતી નથી પર્વતભાઈ એમને શ્રીજી મહારાજ પર્વતભાઈ પર્વતભાઈ નહોતા કરતા એમને દાદા ખાચર દાદા ખાચર નહોતા કરતા પર્વતભાઈની પુરુષોત્તમ બોલ્યા પ્રીતે એમાં પર્વતભાઈનો આખા પ્રસંગનું વર્ણન છે કે પર્વતભાઈ મહારાજના દર્શન કરતા હોય ત્યારે ચોવીસ અવતારો પર્વતભાઈને મળવા આવે દર્શન દેવા આવે લેશ માત્ર પર્વતભાઈ એની સામે જુએ નહીં લખે છે શું સાંભળજો પુરુષોત્તમ બોલ્યા પ્રીતેની અંદર એમાં કહે છે કે કોઈ કિમિયાગર આવે અનંત ચમત્કાર બતાવે શ્રી હરિની જેમ જ બોલે ચાલે હસે અને જુએ તો પણ સાચો ભક્ત એમાં ભૂલ ન થાય એમાં ભૂલો ન પડે પર્વતભાઈની સામે ચોવીસ અવતારો આવે અને મહારાજે કીધું કે મહારાજ કે પર્વતભાઈ મને શરમ આવે છે તમે અવતાર સામે દ્રષ્ટિ તો કરો તો પર્વતભાઈ કે મહારાજ એક દ્રષ્ટિ તમારી સામે મારે બીજા સામે કરવાનું કેમ એક દિવસ નહીં એક મહિનો નહીં પાંચ વર્ષ સુધી અવતારો પર્વતભાઈની ચારે બાજુ ફરે અને એમાં એક સેકન્ડ માટે પણ પર્વતભાઈ અવતાર સામે ન જોયું હોય એવી દ્રઢતાવાળા પર્વતભાઈ હતા કોઈ પણ મુક્તિ કોઈ પણ બીજું લોભ એમાં અવગણના નથી મેં જેમ તમને વાત કરી આપણી પ્રાપ્તિ માટે આપણે જરૂર નથી પર્વતભાઈએ મહારાજને શું કીધું કે મહારાજ તમે મને વઢો છો પણ તમારામાં સર્વ આવી ગયું એક અમે થડને પકડ્યું પછી એમાં દાડી દાડખા પાંદડા પુષ્પ બધું આવી ગયું મહારાજ તમે સર્વોપરી છો તમારામાં બધું આવી ગયું અને હકીકતની અંદર જો તમારામાં બધું આવી ગયું છે તો અમારે બીજા કશાની જરૂર નથી અને કેવી દ્રઢતા થાય ગમે તેવી સ્થિતિ પરિસ્થિતિમાં એ દ્રઢતા જાય નહીં એવી દ્રઢતા કેવી તો ખોલડિયા ગામના રૂડો સિંધવ કરીને હરિભક્ત અત્યારે રિસેશન ચાલે છે કેટલાના ધંધા પાણીમાં તકલીફ હશે આ રૂડો સિંધવ મહારાજ અને મુક્તાનંદ સ્વામી જતા તેમની ભેગોન ભેગો ભેગોન ભેગો જાય મુક્તાનંદ સ્વામીને દયા આવી મુક્તાનંદ સ્વામી કે કે ભાઈ રૂડાભાઈ તમે મહારાજને તમારા દેશકાળની વાત કરો એ કે મહારાજ રૂડા છે એ કે નહીં તમારું નામ નહીં તમારા દેશકાળની વાત કરો એ કે મહારાજ આપની દયાથી સારા છે મુક્તાનંદ સ્વામીથી રહેવાયું નહીં ને મહારાજને કહે છે કે મહારાજ આ ખેતર તમે જુઓ છો એ નાનો ટુકડો આ રૂડાનો ખેતર છે એમાં કોઈ પાણી નથી ઉપરથી વરસાદ નથી નીચેથી પાણી નથી કાંઈ પાકવાનું નથી એની પાસે કાંઈ છે નહીં એટલે મહારાજ શું કહે છે ખબર છે મહારાજ કહે છે કે રૂડા તારી પાસે કાંઈક પૈસા હોય તો તું અનાજ લઈ લે તો કે મહારાજ મારી પાસે પૈસા નથી એ કે કાંઈ ઘરેણું હોય તો એને ગીરવે મૂકીને તું અનાજ લઈ લે એ કે મહારાજ મારી પાસે કોઈ ઘરેણું નથી તો મહારાજ કે છે કે તો કોકની પાસે ઉધાર લઈને પણ તું અનાજ લઈ લે એ કે મહારાજ ગામમાં મારી પ્રતિષ્ઠા નથી કોઈ મને ધીરવા તૈયાર નથી તે કે તું કોઈકના ખેતરમાં તું કામ કર અને એનું અનાજ તું લે એ કે મહારાજ મારી પાસે આવડત નથી બોલો નહીં ધન નહીં દાગીના નહીં આવડત નહીં પ્રતિષ્ઠા આ પરિસ્થિતિની અંદર તો કે મહારાજ કે છે કે તું કરીશ શું તો કે મહારાજ વહેલા તેડવા આવજો શું માણસની દ્રઢતા છે મહારાજ મુંજાઈ ગયા ભગવાન મુંજાયા એ કે મહારાજ બસ વહેલા તેડવા આવજો અને કે ના પણ મહારાજ કે તો તું એક કામ કર કે મહારાજ તમે વહેલા તેડવા આવજો અને ખુશ ખુશાલ એક ફરિયાદ વગર એક માંગણી વગર તમે મારા ઈષ્ટ દેવ છો તમે મને વહેલા તેડવા આવજો એમ કરીને મહારાજને વિદાય આપી મહારાજથી રહેવાયું નહીં બેચેની થઈ ગઈ નહીં મેં તો શ્રીજી મહારાજે ત્રે જમીનમાંથી પાણી કાઢી અને રૂડા સેંધવ એકલાના ખેતરની અંદર પાથ્યો પાક થાય આવો ચમત્કાર થાય તો આપણે તો પછી ને કોલર ઊંચા કરે કે મારી ભક્તિ પાકી એવું નહીં દસ જણને કહેજો આપણી નિષ્ઠા છે ને કાંઈ ના થાય એવું કહેજો તો તકલીફ પાછી હા આણે શું કર્યું જેટલો પાક થયો ને એ બધા જ ઘઉં લઈ ગઢડા મહારાજ પાસે ગયા અને કીધું મહારાજ આ બધા તમારા છે મારા ભાગ્યના નથી હવે તમને યોગ્ય લાગે એટલા તમે મને આપો દસ ટકા ધર્માદાની વાત નથી સો ટકા ધર્માદા આ પરિસ્થિતિમાં કરનાર માણસ હોય તો કેવી ટેક એની જબરજસ્ત એક કોઈ પણ ગંભીર પરિસ્થિતિમાં પણ ભક્તિ દ્રઢતા જાય નહીં આ તો મહારાજના વખતની વાત બધાને ખબર છે ભગવાનજી માંડવિયાનો પ્રસંગ ત્યાસીની સાલમાં એને બ્લડ કેન્સર પંચ્યાસીની સાલમાં એ જ્યારે અહીંયા આગળ આપણા ગુણાતી દ્વિશતાબ્દીના ઉત્સવમાં આવ્યા ટોરોન્ટોના આપણા ચેરમેન કેનેડાના સત્સંગ મંડળના ચેરમેન ભગવાનજી માંડવિયા પંચ્યાસી ની સાલમાં આવ્યા ત્યારે એને મને કહ્યું કે મને કેન્સર છે લોહીનું પણ મેં મારી પત્નીને કહ્યું આપણે તો એકદમ બેભાન થઈ જઈને પંખા નાખે પચાસ જણને દોડાવે માણસ બીમાર પડે ને તેની આજુબાજુ કોઈ દોડે નહીં તેને મજા ના આવે એમને એમ દોડાવે કે ચમચી લાવો ને આ લાવો ને ધોઈ આવો ને આ કરો ને ખાંડ ઓછી મીઠી પછી તમારે કાંઈ ના ખાવાનું એ બીમારીમાં તો એ આપણે ઓર્ડર ચાલે ને મનનું બધું ચાલતું જ રહે એકદમ વેગ આને એના ધર્મપત્ની નથી કીધું ઇઠ્યાસીની સાલમાં જ્યારે સ્વામી કેનેડા ગયા અને કેનેડાની પાર્લામેન્ટમાં સ્વામીનું સ્વાગત થયું ત્યારે હોસ્પિટલમાં રહ્યા રહ્યા અંત અવસ્થામાં ભગવાનજી માંડવિયાએ ફોન ઉપર પ્રમુખ સ્વામીનું સ્વાગત કેનેડામાં ગોઠવ્યું આપણે તો એક કાંઈક વાગે ને તો આપણે કાર્ય મૂકી દઈએ કે હવે સ્વામી બહુ થયું બીજાને ચાન્સ આપો એવું આપણા મનમાં થાય આ ભગવાનજી માંડવિયાને બાપા હોસ્પિટલમાં મળવા ગયા ત્યારે એને પ્રમુખ સ્વામીને નથી કીધું કે સ્વામી તમે મને રોગમાંથી મુક્ત કરો એક અન્ય ધર્મગુરુ ભગવાનજી માંડેવાનો સ્વભાવ કેવો ખબર છે કોઈ પણ ધર્મગુરુ કેનેડામાં પગ મૂકે એને ભગવાનજી માંડવ્યાનો આધાર વગર એની સત્સંગ સભા થાય નહીં એટલા બધા વ્યવહાર કુશળ બધાને મદદ કરે એક અન્ય ધર્મ આચાર્ય અને એક ધર્મગુરુએ ભગવાનજી માંડવિયાને એક પત્ર લખ્યો શું પત્રનો ભાવાર્થ કહું છું કે ભગવાનજી તમારા જેવો ભક્ત એને આવું કેન્સરનું મહાદુઃખ આવે તો મને એનું બહુ દુઃખ થાય છે અને ભગવાને તમને કેમ મોકલ્યું હશે એવો મને પ્રશ્ન થાય છે હું પ્રાર્થના કરું છું કે તમારું આ કેન્સરનું દર્દ મટે આવો એમને પત્ર બહુ જ સારી ભાવનાથી ભગવાનજી માંડવ્યાને લખ્યો હોસ્પિટલના ખાટલેથી ભગવાનજીએ એમને જવાબ લખ્યો કે તમે ચિંતા કરતા નહીં કેન્સર તો રામકૃષ્ણ પરમહંસને પણ થયું હતું મને આ કેન્સર થયું છે એનો મને કોઈ હરક શોખ નથી મને ખાલી એક જ આનંદ છે કે આ જન્મે મને પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા અને એનો હું શિષ્ય છું એના પ્રતાપે હું અત્યારે રાજી છું તમે કોઈ ચિંતા કરતા છે વિચાર કરો અન્ય ધર્મ ગુરુને ઉપદેશ આપી શકે પણ હાથ લાંબો કરતા નથી કેવી દ્રઢતા અને હકીકતની અંદર આ દ્રઢતા કંઈક જુદી છે આપણે આ દ્રઢતા રાખવી જોઈએ ચિદાનંદ સ્વામી તમે નામ સાંભળ્યું છે ડિવાઇન લાઈફ સોસાયટીના એ પ્રેસિડેન્ટ હતા ખૂબ પવિત્ર ખૂબ ગુણવાન હું કેટલાય બધા અન્ય સંપ્રદાયના સાધુ સંતો મળ્યો છું એમાં જો મેક્સિમમ આદર જેને જોઈને તમારું મસ્તક નમી જાય નમ્રતા આધ્યાત્મિક એવા જો કોઈ સંત હોય તેવા ચિદાનંદ સ્વામી મીઠા મીઠાકડીમાં એમનો ઉતારો હતો ત્યાં અમે સંતો મળવા ગયા અને મળ્યા અને તે વખતે આપણા ઉત્સવમાં આમંત્રણ આપવા ગયા હતા બહુ પ્રેમથી મળ્યા અમે બેઠા અને મને પણ હેત બહુ એટલે છેલ્લે ઊભા થતા થતા અંગ્રેજીમાં મેં એમને કીધું મેં કીધું સ્વામીજી કે please put both your hands on my head તમારા બે હાથ મારા મસ્તક ઉપર મૂકો પ્લીઝ બ્લેસ મી મને આશીર્વાદ આપો કે તમારા જેવા ગુણ મારામાં આવે એવી જે મેં માંગણી મૂકીને તરત જ ચિદાનંદ સ્વામી આંખો બંધ કરી દીધી અને પછી મને કહ્યું મને ઈદમ યાદ છે મને શું કીધું કે the hands of Pramukh Swami are eternally on your head Pramukh સ્વામીના હાથ તમારા મસ્તક ઉપર છે જ પ્રમુખ સ્વામી એટલા મોટા ગુરુ છે કે તારે કોઈની સામે હાથ લાંબો કરવાની જરૂર નથી અને તું અત્યારે મારી પાસે આ માંગે છે એ પણ પ્રમુખ સ્વામી જાણે છે પણ એ ઉદાર છે એટલે કાંઈ બોલતા નથી એટલે તું એક નિયમ લે આજ પછી પ્રમુખ સ્વામી સિવાય કોઈની સામે પણ તું હાથ લાંબો કરતો અન્ય ધર્મગુરુ જો આપણને સમજાવી જતા હોય કે પ્રમુખ સ્વામી સિવાય બીજે ક્યાંય તમારે હાથ લાંબો કરવાની જરૂર નથી તો આપણા મનમાં ક્લેરિટી હોવી જોઈએ અને દ્રઢતા હોવી જોઈએ કે આપણને જે માર્ગ મળ્યો છે એ સાચો છે એમાં જો તમે દ્રઢતા રાખશો એના વચનમાં તમે વિશ્વાસ રાખશો તો કોઈ દિવસ આપણને વાંધો નહીં આવે એના વચનમાં ટેક લેશ માત્ર શંકા નહીં ટૂંકમાં તમને વાત કરું છું જે પ્રસંગ મારા મગજમાં ખૂબ અંતરમાં છે અને જે મેં નિહાળ્યો છે જ્યારે ગાંધીનગરનો વોટર શો આપણે ઉદઘાટન કરવાના હતા બધાને ખબર છે ઈ પેપા ફ્રેન્ચ માણસ મહેનત હા તે કેટલી બધી વસ્તુ ત્રીજી એપ્રિલ ને જ્યારે ઉદઘાટન હતું ત્યારે આપણે જે ગેસ્ટ બોલાવ્યા હતા ચિદમ્બરમ એટોમિક એનર્જી વાળા principal adviser to the prime minister Modi સાહેબ લગભગ બે હજાર આખા ગુજરાત ને ભારતના નામાંકિત ઇન્ડસ્ટ્રીલિસ્ટ બિઝનેસમેન બધા જ હાજર જજો હાજર સો જેટલા તો પત્રકારો હાજર એ વોટર શો નું અમે ટેસ્ટિંગ કરતા હતા પહેલી એપ્રિલ વોટર શો એટલે વોટર સ્ક્રીન એમાં પવન આવે એટલે સ્ક્રીન વાંકો ચૂકો થાય પછી દેખાય નહીં બેકાર લાગે પહેલી એપ્રિલ સખત પવન પવન તો એટલો બધો કે પાણીની જણ પહેલી રો નહીં બીજી નહીં ત્રીજી નહીં દસમી નહીં ચાલીસમી રો સુધી તમે ભીના થઈ જાઓ આગલી પંદર રોમાં તો તમે છે ને નાયગ્રા ફોલ્સમાં હોય ને એવું પાણી કપડાં નીચોવા પડે હવે આટલા મોટા માણસોને બોલાવ્યા હોય અને આવી હાલત થવાની હોય તો શું કરાય અમે પીઆરએલમાં પૂછાયું તો પેલા એ કીધું કે આ માવઠું ભગવાનની દયાથી અઠવાડિયું ચાલશે હલો ગયા હવે આપણા આધારમાં કોઈ નતું એમને એમાં હોય કઈ કહેતો હોય આપણને કઈ આશ્વાસન મળે અને જે મનમાં મૂંઝારો પહેલી એપ્રિલે શો જોયો ને અમે ટેસ્ટિંગ એટલા મૂંઝાયા તો વિશ્વયારી સ્વામી ધર્મવસલ સ્વામી અમે ત્રણ બાપા પાસે ગયા બાપા રૂમની અંદર સાડા નવ થયા હતા રાતના વિવેક સાગર સ્વામી નિરનમુખ સ્વામી સ્વામી જોડે ખાનગી કરતા સ્વામી છે ને માણસની આંખો જોઈ હિલચાલ જોઈ પગલા જોઈને ઓળખી જાય છે અમે આવીને ખૂણામાં દરવાજા આગળ ઊભા સ્વામી તરત મીટિંગ આટોપી લીધી અને બાપા કે આવો મહાત્મા અમે મૂંઝાયેલા હતા ભયંકર જેવા બાપા પાસે બેઠા એટલે બાપા કે શું મેં કહ્યું બાપા આપણે ત્રીજી એપ્રિલ પરમ દિવસનો વોટર શો કેન્સલ કરવો પડે સાહેબ કે કેમ મેં બાપા સખત પવન છે પવનને કરીને પાણીમાં લોકો ભીજાય છે એટલા બધા માણસો સારા આવવાના છે પહેલી શોની જે ઇમ્પ્રેશન ખરાબ પડશે તો પ્રશ્ન થશે એના કરતાં આપણે માન ભેર આપણે કેન્સલ કરીએ કાંઈ કારણ આપશું સ્વામી કે નાના નાના કાંઈ વાંધો ના આવે તમે વિશ્વાસ રાખો મહારાજ છે સ્વામી કે મહારાજ આપણું મેં કહ્યું મહારાજ છે પણ આપણી છે ને લાજ જશે કારણ કે પવન પણ છે સ્વામી એકદમ કેફમાં આવી ગયા બાપા કે ક્યારે આપણી લાજ ગઈ છે સ્વામી કે આપણે એક્યાસી નો સમયો કર્યો તે વખતે આંદોલન ચાલતું હતું લોકો કહેતા છે આમ કેમ થશે પણ તે વખતે ઉત્સવ સર્વોપરી થયો મહારાજે લાજ રાખી છે પંચ્યાસી ને ઉત્સવમાં સભા મંડપ પડી ગયો ત્યારે મહારાજે આપણી લાજ રાખી છે દરવાજો બળી ગયો ત્યારે મહારાજ આપણી લાજ રાખી છે સ્વામી એકી શ્વાસે બોલતા હતા સ્વામી કે આપણે લંડનનું મંદિર જગ્યા ના મળી તે વખતે સીએમએ મને કીધું કે આપણું નાક કપાયું તમે લંડન આવતા નહીં સ્વામી કે પણ અત્યારે આપણું લંડનનું મંદિર આપણી લાજ ગઈ છે કે આપણું મુઘટ બનીને બેઠું છે સ્વામી કે ક્યાં ખબર હતી સ્વામી કે લેશ માત્ર આપણી કોઈ દિવસ મારા જ લાજ નહીં જવા દે વિશ્વાસ રાખો મેં કીધું બાપા જશે હા હું તમને એમ કહું છું કારણ કે આપણા મનમાં એવી દ્વિધા થયા કરે અને પછી સ્વામી બહુ જ કેફમાં બોલો સાંકે શંકા ના કરો વિશ્વરી કે બાપા તમે કામ કરો ને પવન બંધ કરો સ્વામી કે પવન બંધ થશે પાંદડું પણ નહીં હલે તમે જોશો પણ શંકા ના કરો મેં કીધું બાપા અત્યારે અમે તમારી સામે બેઠા છે ને ત્યારે અમને શંકા નથી થતી અમારા મનનું વેધર બદલાઈ જાય છે પણ ભારે જે છે ત્યારે વેધર એનું એ જ હોય છે એટલે મેં કીધું બાપા અમને આ શંકા થયા કરે છે મેં સ્વામીને ત્યારે શું કીધું કે બાપા જેમ અર્જુનની એકદમ ડિપ્રેસ કહે ને એકદમ અર્જુન માનસિક રીતે ખલાસ થઈને કૃષ્ણ ભગવાનની પાસે ઉભો તો મેં કહું એના કરતા વધારે બુરી હાલત અમારી આજે છે I told him truth as it is અને સ્વામી કે ના ના શંકા ના કરતા એમ કે સ્વામીએ કીધું પછી આશીર્વાદ આપ્યા પછી સ્વામીએ ધૂન કરી અને એમને બધાને કેફ કર્યો અને ભારે ગયા ને એવો ને એવો જ પવન બીજે દિવસે બીજી એપ્રિલે સખત પવન પાછો હું તો ટેસ્ટ શોમાં ગયો નથી ત્રીજી એ તો ઉદઘાટન યોગીચંદના ગયા એનો મૂળ દિગ્દર્શક ઈ પીપા એ પણ ટેસ્ટ શોમાં ના એ ઉદાસ થઈ ગયો એટલે ફ્રેન્ચ માણસ એને તો ક્યાં શંકા પંખાની વાત હતી એ કે આ પવન આ બધું બગુ થશે અને તે વખતે અમારા મનમાં દ્વિધા ચાલે કે શું કરવું કેમ કરવું આમ છે તેમ છે વિવેકજન સ્વામી મને કીધું કે બ્રહ્મચારી આ તો પવન આવે છે પછી પાણી થાય છે આપણે પ્રેસ રિપોર્ટરને બધાને છે ને આપણે કંઈક સારી જગ્યા આપવી પડશે મેં કીધું સ્વામી ક્યાં આપવી ઠેઠે ઠેઠ પાણી પહોંચે છે લઈ જવા ક્યાં અને પ્રેસ વાળા તો હે નાનો છાંટો એને પૂર કહેતા હોય તો આને તો સુનામી જ કે કે વોટર શોમાં સુનામીથી અમે બચ્યા એવું જ કે ને એટલે કરવું શું અને હું સાચું કહું ને અત્યારે હું હસું છું પણ સખત મૂંઝાતા હતા વિશ્વયારી સ્વામી અમે ફરી વાર બાપા પાસે ગયા સ્વામી સૂતા હતા અને હજુ અમે બોલીએ ને પહેલા સ્વામી કે શંકા ના કરતા અમે આ બરાબર એમને અમે મારે ગયા શંકા ના કરવાની સવારે છ વાગે ત્રીજી એપ્રિલ સવારે છ વાગે ઈશ્વર સ્વામી પૂજા કરતા ત્યારે હું ગયો મેં કહ્યું સ્વામી ગંભીર પરિસ્થિતિ છે આટલું બધું અને મારા પર શું પ્રેશર રાખ્યો છે મિનિસ્ટરોના ફોન આવે સીએમ ઓફિસમાં ફોન મને બીજા બે પાસા ફોન એક પાસ મેં કહ્યું એના ન આવે તો સારું કારણ કે ભીના થવાના હોય બધાને એક છત્રી આપી દે મફત પણ જે બુરી હાલત હતી ફોન આવે ને પ્રેશર આવે ને અંતે સવારે છ વાગે ઈશ્વર સ્વામી પાસે હું ગયો મેં કહ્યું સ્વામી આ પ્રશ્ન છે ઈશ્વર સ્વામી પૂજા કરતા કરતા મને શું કીધું કે બાપાએ કહ્યું છે ને મને કે તું શંકા ના કરતો મેં એટલી શંકા હતી મને મેં વિચારે કર્યો હતો કે આપણે અમુક જાહેરાત કરીને આપણે બધાને સમજાઈ દઈશું એવું કંઈક મારા મનમાં વિચાર ચાલતો હતો વિશ્વ્યારે અમે બધા નક્કી કર્યું કે સાંજના આપણે સાડા ચારે ભેગા થઈએ પવન કેવો છે હોય તો આપણે વિચાર કરશું ના હોય તો પછી આપણે બધું જેમ જેમ ચલાવીશું ને શું કરવું હવે પોણા પાંચ થયા ને બધા જે બધા મહાનુભાવો બધા ગાડીઓ પાર્ક કરીને આવવાની બધી શરૂઆત થઈ ગઈ હતી અને સ્વામીનો ફોન આવ્યો પોણા પાંચે સખત પવન સ્વામીનો ફોન આવ્યો મને સાંઈ કે શું ચાલે મેં કીધું આ બધું બરાબર છે અને સ્વામી કે બધા આવવા માંડે મેં કીધું આવવા માંડ્યા સ્વામી કે આપણે પાર્કિંગમાં માણસો મેં કીધું છે સ્વામી કે આ તાપ છે તો પાણી મેં પાણી છે સ્વામી કે જ્યુસ મેં કીધું જ્યુસ છે સ્વામી કે બધા માણસોને ગાઈડ કરે છે નાનમ નાની વસ્તુ સ્વામી પૂછતા હતા જતા હતા પણ સ્વામી કે બહુ પરસેવો થયો એને હાથ પૂછવા માટે સ્વામી કે ટીસિયા છે ટીસિયા મેં આ આપણી ટીસ્યુ પણ છે પણ મૂળ પવન છે એનું આ બધું તો છે મારે તો બોલાય એવું હતું નહીં એટલે બીજી રીત છે કે તમે શંકા ના કરો એટલે મેં કીધું બાપા વિશ્વવિહારી કામ છે વિશ્વ કે મારે શું કામ છે એટલે વિશ્વવિહારીએ ફોન લીધો ને મેં કીધું પ વ ન મેં પવનની વાત બીજા શંકા કરે તો વાંધો નહીં આપણે ના થાય એટલે વિશ્વવિહારીએ બાપાને કીધું કે બાપા પણ પવન સાંકે શંકા ના કરો પોણા પાંચ ફૂલ વિન્ડ અને સખત શંકા સિવાય બીજું થાય નહીં જ્યારે આપણી સભા થઈ સાડા છ થી સાડા સાત જે જે હાજર હોય એને ખબર હશે ફૂલ પવન મેં એક જાહેરાત તૈયાર કરી હતી એનું અંગ્રેજીમાં બોલું બહુ બુદ્ધિપૂર્વકની જાહેરાત હતી કે જેથી કરીને આપણે બચી જઈએ મેં કહ્યું જો પવન એટલું બધું હોય તો આપણે જાહેરાત કરવાની જાહેરાત શું હતી કે this is the world first spiritual water show દુનિયાનો પ્રથમ આધ્યાત્મિક આ વોટર શો છે it is an immersive water show તમે વોટર શો ની અંદર ઓતપ્રોત થઈ જશો સમજી ગયા and with a little help from the wind with a little help from the wind you will become a part of the water show અને જો પવનની મદદ તમને મળશે તો તમે વોટર શોના એક ભાગ બની જશો પતી ગયો આવી જાહેરાત મેં તૈયાર કરી હતી એટલે બીના થાય તો આપણે પછી વાંધો નહીં બચી ગયા હા આ જાહેર એટલે જેવા બાપા નીકળતા હતા ને નારાયણચંદ સ્વામી મારે પાસે આવ્યા મને કે બ્રહ્મયારી તું પેલી જાહેરાત કર મેં આપણે શંકા કરવી નથી અને તમને કહું પોણા આઠ વાગે વોટર શો શરૂ થયો અને પવન સદંતર બંધ ડેડ અને બેસ્ટ વોટર શો થયો છે અમે એનું વિડીયોગ્રાફી કરી છે એક પણ પાંદડું હલતું નહોતું એક્ઝેક્ટલી બાપાએ જેમ કીધું એમ બીજે દિવસે સ્વામી જ્યારે નાસ્તો કરતા હતા અને તે વખતે અમે સ્વામીને કીધું મેં બાપા તમે જેમ કીધું એમ જ થયું ઈશ્વર સાહેબ બેઠા વિવેક સાગર સાહેબ બેઠા ભક્તિનંદન શ્રીજી વિશ્વવિહારી ધર્મવત્સલ અમે બધા બેઠા બાપાને કીધું બાપા તમે કીધું એમ જ બાપા કાંઈ ના બોલે બાપા કે મહારાજ શાસ્ત્રીમાં યોગીમાં બધી વાત કરતા હતા મેં કહ્યું બાપા બોલ્યા હતા તો તમે ને તમે એવું કીધું હોત કે મહારાજ કરશે તો વાય ફાઇન તમે એવું બોલ્યા કે પાંદડું નહીં હલે અને મેં કહ્યું લો આ વિડીયો પુરાવા પાંદડું હલતું નતું તો તે વખતે સ્વામી એકદમ બોલી ગયા સ્વામી કે કે એ તો મહારાજ શાસ્ત્રી મહારાજ અને યોગીજી મહારાજ આપણામાં આવીને બોલી જાય છે આપણા ગુરુમાં મહારાજ શાસ્ત્રીમાં યોગી મહારાજ બોલી જતા હોય ત્યારે ધર્મવત્સલ સ્વામીએ કીધું કે બાપા તેવી દયા કરો જેમ તમારામાં મહારાજ શાસ્ત્રીમાં યોગીજી મહારાજ આવીને બોલી જાય છે અમારામાં મહારાજ શાસ્ત્રીમાં યોગીજી મહારાજ આવીને સાંભળી જાય તો અમને શંકા થાય નહીં આજના દિવસે ખાલી હું એક જ પ્રાર્થના કરું છું કે આપણને એવી દ્રઢતા હોવી જોઈએ કે આપણા ગુરુમાં લેશ માત્ર શંકા ન થાય એ કે એ જ સાચું છે આપણા ઈષ્ટદેવમાંથી લેશ માત્ર આપણને કોઈ બીજા અન્ય દેવ દેવતામાં વૃત્તિ જાય નહીં પતિવ્રતાની ટેક અને એવી ભક્તિ લેશ માત્ર પોલ નહીં એવી જો દ્રઢતા થશે ને કોઈ દિવસ વાંધો નહીં આવે આવી બ્લેન્કેટ ગેરંટી લેનાર આ દુનિયામાં કોઈ ગુરુ નથી અમે સ્વામી જોડે અમદાવાદ મંદિરમાં બેઠા હતા બાપા બેઠા હતા આ બાજુ ઈશ્વર સ્વામી આનંદ સ્વામી વિવેક સાગર સ્વામી ને આ બાજુ હું તે વખતે વિવેક સાગર સ્વામી એટલી બધી વાત કરી દુનિયાની કે અહીંયા આ કૌભાંડ છે આ પ્રશ્ન છે હરિભક્તને આ તકલીફ છે કોકને આ બનાવી ગયો કોકે આ બધા દગો કર્યો ને આ અંતે ને તકલીફ તકલીફ તકલીફ એટલી બધી તકલીફની વાત કરીને વાતાવરણ ગમગીન થઈ ગયું પછી એકદમ વિવેક સાગર સ્વામીએ જ એમાં રસ્તો કાઢ્યો એ કે બાપા પણ આ તો કળિયુગ છે હવે શું થાય સમજી ગયા ને એટલે પછી વાતાવરણ થોડુંક લાઈટ થયું એટલે હું એકદમ બોલી ગયો મેં કે બાપા મને એમ થાય છે હું ખોટો કળિયુગમાં જન્મ્યો હું એમ બોલવા જતો હતો કે બાપા હું સતયુગમાં હું એવું બોલ્યો કે બાપા હું ખોટો કળિયુગમાં જન્મ્યો હું સતયુગમાં જન્મ્યો હોત તો એ હું બોલવા જતો હતો બાપા હું સતયુગમાં સ્વામી કે તો મોક્ષ ના થાત અત્યારે આપણે આ કળિયુગમાં જન્મ્યા છે સંસાર વ્યવહારના નાના મોટા દુઃખ હશે શરીરની નાની મોટી તકલીફ હશે ઘરમાં નાના મોટા પ્રશ્ન હશે આ સમાજના કોઈ કૌટુંબિક પ્રશ્ન હશે પણ આપણે પ્રમુખ સ્વામી પ્રાપ્ત થયા છે આપણો મોક્ષ પાકો પાકો ને પાકો માટે એક દ્રઢતા અને એક એક રાખજો શ્રી સ્વામિનારાયણ ભગવાન